નીરુ નહીં દે હું ચોક્કસ જાણું છું કે નીરુ નહીં દે હું ચોક્કસ જાણું છું ભંગ નહીં કરે એવો વિશ્વાસ હું જાણું છું શું કહ્યું હું જુદો નીરુ જુદા એની ખાતરી રાખી કહ્યું પોતે એકદમ એકલું થવું જ નહીં કે નીરુ નહીં ની પડતી નહીં સમજણ પડે છે દાદા નવડાયા ધીરે ધીરે દાદાને રાજી રાખવા પોતાનું સરળ ચલાવવું ડાક્ટરે કહ્યું કે તમારે દાદાજી ઈચ્છા છે દાદા કોઈ કે જ નહીં ક્યારે કોઈ દાદાને કહેવાય એમાં તો કહીએ નહીં કેવું હોય મને એમ કહેવાય તમારી એક વાત ખબર છે નીરુની નીરુની વાત એ ખબર છે હું કહું હા હું હા કહું તો કેવું શું કહ્યું મને આવું ઠીક લાગે પછી આપનો હુકમ પછી આપનો હુકમ પહેલા લખેલું શા માટે પેલું લખેલું ભાડું આવે એ રસિકભાઈ વાપરવાના ઘર ખર્ચમાં અને રસિકભાઈ જરૂર ના હોય એ ઈરાદા ઘાતે જ નહીં કરે تفضلي يا ما خاطر يا ما دي هو يتكلم دي بالدوم أجل الله وتعالى દાદા ની શીખી ગોઠવણી કરી દાદા બોલે છે એ દાદા બોલે છે હવે એવું કીધું પ્રત્યેક સાંભળ્યું કમરા થઈ ગયું ને એવું એમને કહેજો આજે હું બોલું છું દાદા ભગવાન બોલે છે તમે પણ એવું બોલજો તૈયાર થઈ જાય કચરો નથી અત્યારે બધા લોકો આવે اتنے سب سے મળે વાત તમારી એની જોડે દાદા ખ્યાલ થઈ સમજીને કંઈક આવી રીતે બોલો કે બોલાવો તમારે પત્તા ના કરે જબરદસ્ત રાગે પડી જાગી પડી જાય એટલે શું પ્રેક્ટિસ રાખો એકદમ થોડું ભૂલી જ જવાય કઈ વસ્તુ કઈ આવે તમે નહીં આવે લખે છે લખે છે ને જ્ઞાન તમારું સમજાયું ને બીજી સરકાર સંચાલવાનું ચાલુ થાય એટલે કલ્પતેલું ચોક્કસ એમ તમારી બેન એકદમ અને દાદાજી એના ના કે નમસ્કાર ના કરે એ કરવા દેતા એવું કહે છે આપે પત્ની છે ધીમે ધીમે તમે એ આપવા બે અને તમે બોલાવી બોલાવો ના મગર No, you have to either remember જો આવી ગયું વરદાડો આખું વરદાડો તો પછી વાંધો ના એક વરદાડો હોય ગયા એ બરોબર છે પણ અત્યારે કેવું નહીં કરો મારી વાત સાંભળો નિરું થઈ જાય હવે તો થઈ જાઓ નિપટમાં નથી નિપટમાં નથી મારો ભાઈ બે હવે મારા હું જુદા અરે ભાઈ ગયા રમેશભાઈ સાથે સાથે બાલુભાઈ પ્રભુને એ હતા. ભાઈ. માટે એ હતા. જુઓ તો હવે. એ ભૂલતા નહીં કોઈ માર નથી ada pasal tu. Yang nak ujuk saya, dia saya hilang. Gazetted officer છે